કેફ ચઢાવે તે પ્રાકૃત જ્ઞાન મોટા મોટા પંડિતો શાસ્ત્રો વાંચનારા શાસ્ત્રજ્ઞો મોટા મોટા સાધુ મહારાજો આચાર્યો બધા જે જાણે છે તે પ્રાકૃત જ્ઞાન છે એ આત્મજ્ઞાન નથી પણ પ્રાકૃતિક જ્ઞાન છે પ્રાકૃતિક જ્ઞાન અને આત્મજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ફેર છે આ બધું પ્રાકૃત જ્ઞાન શું કરે છે પ્રકૃતિથી પ્રકૃતિને ધુએ છે પ્રકૃતિથી પ્રકૃતિને ધોવાથી તે પાતળી પડી જાય પાછો એક અવતાર પ્રકૃતિને પાતળી પાડવામાં જાય અને જો કોઈ કુસંગ મળી જાય તો જાડી કરી નાખે એટલે એને ભગવાને ગજસ્નાનવત કહ્યું છે ગજસ્નાનવત એટલે જેમ પાણીની મઈ હાથી નાય અને બહાર નીકળીને ધૂળ ઉડાડે શરીર પર તેવી દશા છે આ મનુષ્યોની આત્મજ્ઞાન એ તો દુર્લભ વસ્તુ છે અત્યંત દુર્લભ દુર્લભ છે મોક્ષ તો નામ દે એટલું જ વાત કરે એટલું જ બાકી પ્રાપ્તિ થવી એ સહેલું નથી બધા પ્રકૃતિ જ્ઞાનવાળા મનમાં શું બોલે હું બધું જાણી ગયો અલ્યા એ તો પ્રકૃતિ જ્ઞાન જાણ્યું તે આત્મજ્ઞાન જાણવાનું છે કેટલાય અવતારથી પ્રકૃતિ જ્ઞાન એનું એ જ જાણ્યા કર્યું છે ને બીજું શું કરે છે કરે છે પ્રકૃતિ ને કહેશે મેં કર્યું પ્રકૃતિ એને નચાવે ઉઠાડે ને કહેશે હું ઉઠ્યો ઊંઘાડે પ્રકૃતિ ઊંઘવું હોય તો ઊંઘાય નહીં ને પ્રકૃતિ ઊંઘાડે તો કહેશે હું ઊંઘી ગયો બાકી અમે ગેરંટીથી કહીએ છીએ કે આખું જગત પ્રાકૃત જ્ઞાનમાં છે એ શાસ્ત્ર વાંચતો હોય કે મહાવીરના પિસ્તાળીસ આગમ ધારણ કરતો હોય કે ચાર વેદ ધારણ કરતો હોય તો એ અમે એને કહીએ છીએ કે તું હજી પ્રાકૃત જ્ઞાનમાં છે આત્મજ્ઞાન અને પ્રાકૃત જ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ડિફરન્સ છે છાશ અને દૂધ બેઉ ધોળા દેખાય પ્રાકૃત જ્ઞાન કેફ ચડાવે અને આત્મજ્ઞાન કેફ ઉતારી નાખે જે પ્રકારનો કેફ હોય તે બધા જ પ્રકારનો કેફ આત્મજ્ઞાન ઉતારી નાખે કેફ ઘટતો જતો હોય એ જ આત્મજ્ઞાનનું લેવલ શું શાસ્ત્ર ભણાતી પણ અહંકાર વધે હા કારણ કે એ પ્રાકૃત જ્ઞાન છે એટલે એ બધાનો કેફ ચડે કે હું જાણું છું હું જાણું છું અલ્યા શું જાણ્યું તે કડાપો અજંપો તો જતો નથી તારો પ્યાલો ફૂટી જાય છે ત્યારે તારો આત્મા ફૂટી જાય છે ને જ્ઞાની પુરુષને એમના હીરા ખોવાય તો એ કશુંય ના થાય આ તો એમનું ક્યાં જ્ઞાન રહે હું કંઈક જાણું છું એટલું જ આ કાળમાં તો મોટા મોટા સાધુ મહારાજો આચાર્યો એ બધા કેફમાં જ રહે છે હું જાણું છું એ એની જોખમદારી પર બોલે છે ને આપણી જોખમદારી ઓછી છે એમાં પોતપોતાની જોખમદારી પર બોલી રહ્યા છે બધા માર્ગ ભૂલ્યા છે પણ શું થાય એમાં એમનો દોષ નથી એમની ઈચ્છા તો મોક્ષે જ જવાની છે ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે પણ કાળ વિચિત્ર આવ્યો છે તેથી અણસમજની આંટી થઈ ગઈ છે આ બધું પ્રાકૃત જ્ઞાન છે એનાથી કેફ વધતો જાય છે અને આત્મજ્ઞાનથી કેફ ઉતરી જાય એટલે પોતાને આત્મજ્ઞાન નથી એવું પોતાને નિરંતર ભાન રહે તો એ બહુ સારું આ તો ઉલટાના પોતાનો કેફ ઢાંક ઢાંક કરે કોઈ સળી કરે ત્યારે ફેણ માંડે પાછો જ્યારે કેફ રહિત થઈશ ત્યારે આ જગતની માલિકી તારી છે આખા જગતનો માલિક તું છે આખા બ્રહ્માંડનો તું પોતે જ સ્વામી છે એટલે આત્મજ્ઞાનની વાતમાં હું કંઈ જ જાણતો નથી એવું બોલે તો એ વહેલો ઉકેલ આવે પ્રકૃતિ જ્ઞાન જાણેલું શું કામ આવે ના કારણ કે મોક્ષે જવા તો આત્મજ્ઞાન જોઈશે આત્મજ્ઞાન પુસ્તકમાં ના હોય શાસ્ત્રમાં ના હોય એ તો જ્ઞાની પુરુષ પાસે છે જેને વર્લ્ડમાં કશું જ જાણવાનું બાકી નથી તેનું કામ એમાં બીજાનું કામ નહીં જ્ઞાની પુરુષ કોણ તો કે જેને કંઈ જ જાણવાનું બાકી ના હોય પુસ્તક વાંચવાનું ના હોય માળા ફેરવવાની ના હોય જો એ પોતે પુસ્તક વાંચતા હોય માળા ફેરવતા હોય તો આપણે ના સમજી જઈએ કે આ તો હજી સ્ટેન્ડર્ડમાં છે પોતે હજી ભણે છે તે આપણો શું શક કરવાર લાવશે એ તો જે પોતે સંપૂર્ણ થયા હોય તે જ કામ લાગે આ બધા રિલેટિવ ધર્મો છે તે બધા સ્ટેન્ડર્ડ છે દરેકના ડેવલપમેન્ટના હિસાબે તેને તેના સ્ટાન્ડર્ડનું મળી આવે અને રિયલ ધર્મમાં આત્મધર્મમાં તો આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવું પડશે બધા સ્ટાન્ડર્ડ પાસ કરી બધા સ્ટાન્ડર્ડને માન્ય કરી પછી જ પોતે પરમાત્મ સ્વરૂપ થઈ શકે